સરસ્વતી સરસ્વતી દેવીના કાયદા શા છે સરસ્વતી એટલે વાણીના હિસાબના જે જે કાયદા લાગુ પડે તે પાળીએ તો સરસ્વતી દેવી ખુશ રહે વાણીનો દુરુપયોગ કરું જુઠ્ઠું બોલું પ્રપંચ કરું તો પછી સરસ્વતી દેવી કેમ રાજી થાય મહી છે એ ના બોલું તો તારી પર સરસ્વતી કેવી રીતે રાજી થાય આજે કોઈનું વચનબળ સાથી નથી રહ્યું કારણ કે વાણીના કાયદા નથી પાળ્યા મનુષ્યમાં આવ્યા પછી બે બળની જરૂર વચનબળ અને મનોબળ દેહબળ એ પાશવતામાં જાય વચનબળ અને મનોબળની શક્તિ રિલેટિવ આત્માને બળવાન કરે અત્યારે વચનબળ તો લુપ્ત થઈ ગયું છે અને મન તો ફ્રેક્ચર થઈ ગયું છે આજે વચન બળ કેવા હોય બાપ દીકરાને કહે કે ભાઈ ઊભો થા તો ત્યારે દીકરો આડો થઈને સૂઈ જાય પોતાનો દીકરો ના માને આ વચન બળ કેવી રીતે જતું રહ્યું વાણીનો ખોટો અવળો ઉપયોગ કર્યો તેથી વાણીનો કોઈ પણ જાતનો અપવ્યય ના થાય વાણીને કોઈ પણ વિભાવિક સ્વરૂપે ન લઈ જાય તો વચનબળ ઉત્પન્ન થાય જૂઠું બોલે પ્રપંચ કરે એ બધો વાણીનો અપવ્યય કહેવાય વાણીના દુર્વ્યય અને અપવ્યયમાં બહુ ફેર છે અપવ્યય એટલે બધી જ રીતે નાલાયક બધી રીતે દુરુપયોગ કરે વકીલો બે રૂપિયા માટે જૂઠું બોલે કે હા આને હું ઓળખું છું તે અપવ્યય કહેવાય વાણીથી કેટલાકને બીવડાવ્યા કૂતરાને બીવડાવ્યા જુઠ્ઠું બોલ્યા પ્રપંચ બોલ્યા એ વાણીનો દુરુપયોગ કર્યો કહેવાય તેથી વચનબળ તૂટી જાય એકલું જ સત્ય બોલો અને પાછો સત્યનો આગ્રહ ના પકડી રાખો તો વચનબળ પાછું ઉત્પન્ન થાય જો વસ્તુનો દુરુપયોગ થાય તો તેનું વચનબળ ઉતરી જાય જુઠ્ઠું બોલીને પોતાનો સ્વબચાવ કરે તેથી તો મન વાણી બધું ફ્રેક્ચર થઈ જાય સત્ય બોલે પણ એની પાછળ ભાવના કેવી જબરદસ્ત હોવી ઘટે આ દાદાના જેવું વચનબળ હોવું જોઈએ ઉઠો કહેતો ઉઠે અમારું વચનબળ તો અજાયબી કહેવાય અમારા શબ્દો કેવા હોય શાસ્ત્રના શબ્દો ના હોય શાસ્ત્રોના શબ્દો તો જડ અને વાગે તેવા હોય અને અમારા પ્રત્યક્ષ ચેતન શબ્દથી તો મહી જ્ઞાન હાજર થઈ જ જાય આત્મા જ પ્રગટ થઈ જાય અને પાછા જરાય વાગે નહીં અમારી વાણીથી બિલકુલ અજીર્ણ ના થાય જ્ઞાની પુરુષનું એક વચન અવર્થા ના જાય ગજબનું જબરદસ્ત વચનબળ હોય એના એક એક વચન પર જગત ઉછાળા મારશે એમનું એક જ વચન ઠેઠ મોક્ષે લઈ જાય અમારા એક એક શબ્દમાં ચેતન છે વાણી રેકોર્ડ સ્વરૂપ છે જડ છે પણ અમારી વાણી મય ગજબના પ્રગટ થઈ ગયેલા પરમાત્માને સ્પર્શીને નીકળે છે તેથી નિશ્ચેતનને ચેતન કરે એવી ચેતનવાણી છે સામાની ભાવના જોઈએ અમે બોલીએ કે એ કૂદ તો સામો દસ ફૂટનો ખાડોએ કૂદી જાય તો કેટલાક કહે છે કે તમે શક્તિપાત કરો છો ના અમારા વચનમાં જ એવું બળ છે કોઈ બહુ ડિપ્રેસ થયેલો હોય તો અમે તેને આંખથી ધવડાવીએ જ્ઞાની પુરુષ તો ગમે તે રીતે શક્તિ પ્રગટ કરાવે ગજબનું વચનબળ હોય કવિરાજ શું ગાય છે જગત ઉદય અવતાર દેશના તે શ્રુત જ્ઞાન સ્યાદવાદ જ્ઞાનદાન સર્વમાન્ય પરમાણ નવનીત જગતનો ઉદય સારો હોય ત્યારે જ્ઞાની પુરુષ પ્રગટ થઈ જાય અને એમની દેશના જ શ્રુતજ્ઞાન છે એમના એક જ વાક્યમાં શાસ્ત્રોના શાસ્ત્રો આખા આવી જાય શાસ્ત્રમાં લખ્યું છે કે સત્ય બોલો ત્યારે લોકો કહે છે કે અમારાથી સત્ય બોલાતું નથી માટે હવે કોઈ કળજુગી શાસ્ત્રો આપો તો કામ થાય કળજુગની અસર થાય નહીં અને મોક્ષે લઈ જાય એવા શાસ્ત્રો હવે લખાશે આ સત્ય બોલો દયા રાખો શાંતિ રાખો એ શાસ્ત્રોની વાતો તો જૂની દવા થઈ ગઈ હવે તો નવી દવા જોઈશે આપણે તો નિશ્ચય સાચું બોલવાનો હોવો જોઈએ પછી ભૂલ થાય તો આપણે ચંદુલાલ પાસે પ્રતિક્રમણ કરાવવું પડે અમારા શબ્દો આવરણ તોડનારા છે તમને મય પૂરો ફોડ આપે એવું જ્ઞાનીનું વચનબળ છે અમારી પાસે તમે અહીં બેઠા એટલે જગત વિસ્મૃત રહે અને તેને જ મોક્ષ કયો છે અમારી વાણી તો પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય ફોટાની સરસ્વતી શાસ્ત્રોની કે પુસ્તકોની સરસ્વતી એ પરોક્ષ સરસ્વતી છે પ્રત્યક્ષ સરસ્વતીના દર્શન કરવા હોય તો અહીં અમારી વાણી સાંભળે એટલે થઈ જાય આ બધું બોલાય છે પણ એમાં એક અક્ષર પણ હું બોલતો નથી પણ તમારું પુણ્ય આ શબ્દો બોલાવે છે આ વાણી નીકળે તે થકી અમે જાણીએ કે સામાવાળાનું કેવું પુણ્ય છે અમારી વાણી એ રેકોર્ડ છે એમાં અમારે શી લેવા દેવા છતાં મારી રેકોર્ડ કેવી હોય સંપૂર્ણ સ્યાદવાદ કોઈ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના થાય દરેકનું પ્રમાણ કબૂલ કરે એવી આ સ્યાદવાદ વાણી છે સરસ્વતીની આરાધના એટલે શું વાણીનો કોઈ પણ જાતનો અપવ્યય ના થાય અને વાણીને એના વિભાવિક સ્વરૂપે ના લઈ જાય તે જુઠ્ઠું બોલ્યો એટલે કેટલો મોટો વિભાવ ક્ષત્રિયોનું વચન નીકળ્યું એટલે વચન જ તેઓ બે વચની ના હોય અત્યારે મુંબઈ શહેરમાં છે જ નહીં ને કોઈ અરે વચનનું તો ક્યાં ગયું પણ આ દસ્તાવેજ લખેલો સહી કરેલો હોય તો એ કે કે સહી મારી ન હોય અને સાચો ક્ષત્રિય તો વચન બોલ્યો એટલે બોલ્યો આ ચારણો પોટામાંની સરસ્વતીની ભજના કરે છે તોય એમની કેટલી બધી મીઠી વાણી હોય છે